હે આવો આવો મારા વાલકુડા એવા આવો મારા નાના નાના આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પાલનપુરમાં બેઠા બેઠા નિતાંશી વાર્તા સાંભળે છે આવો આવો નિતાંશી બેન આજે હું તમને બધાને નાગરદાસ પટેલની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે બાપાના વેણ ધનંજયની મૂર્તિઓના ચારે કોર વખાણ થતા ધનંજય હતો ને એની મૂર્તિઓના ચારે કોર વખાણ થતા એનો જોટો કોઈ જગાએ શોધો ન જડે હમણાં જાણે બોલી ઉઠશે એવી તો એ મૂર્તિઓ ઘડે દૂરથી જોનારને એમ જ લાગે કે જાણે જીવતું જાગતું માણસ બેઠું છે આખા દેશમાં એનો ડંકો વાગ્યો પણ ધીરે ધીરે ઘડપણે એને ઘેરી લીધો ભાઈ એના પાગોઠા ચાલતા બંધ થયા પણ કોઈનું કાંઈ અડી રહે છે હે એનાથી એ સવાયો એનો દીકરો હતો એનું નામ રાઈમલ બાપાના કરતા એ રાઈમલની મૂર્તિઓ બહુ સુંદર ઉતરતી આ પ્રતિમાઓ જાણે આબે હુબ રાજાજીની પ્રતિમા રાઈમલ્લે તૈયાર કરી એની પાસે રાજાજી ઉભા ત્યારે સૌ ભૂલા પડ્યા કે રાજાજી કયા અને પ્રતિમા કઈ મૂર્તિ કઈ પણ ધનંજયની ચકોર આંખ રાયમલની કળાની નિપુણ કારીગરીમાં એ કાંઈ ને કાંઈ ભૂલ શોધી કાઢતી એ રોજ રાયમલને ટોકતો હ બાપાના વેણ રાયમલને બહુ વસમાં લાગતા એને ધગસ રહેતી કે કોઈ પણ રીતે સારું કામ કરવું ને બાપ પાસેથી વાહ વાહ કેવરાવું પણ જેમ જેમ રાયમલ સારું કામ કરતો ગયો તેમ તેમ ધનંજયની આંખની ચકોરાઈ વધતી ચાલી એને કાંઈ ને કાંઈ ભૂલ નજરે ચડી જ જતી દુનિયા આખી રાયમલના બેહદ વખાણ કરતી દીકરાના વખાણ કરતી રાયમલ એ સાંભળીને ખૂબ ફૂલાતો ખૂબ ફૂલાતો પણ બાપના વેણ યાદ આવતા એના પેટમાં તિરાડો પડતી ભાઈ ગામ જવાનું બહાનું કાઢીને તે એક ભોંયરામાં ભરાયો અને છ મહિનાની મહેનતને અંતે કળાના સુંદરમાં સુંદર નમૂના રૂપ મૂર્તિ એણે તૈયાર કરી એણે તે એક સ્થળે દટાવી અને ગોઠવણ કરી કે એના કોઈ મિત્રને દૈવી સ્વપ્નું આવે અને એ મુજબ તે અમુક જગ્યાએથી ખોદીને પેલી મૂર્તિ બહાર કાઢે એના મિત્રએ પોતાના સપનાની વાત ફેલાવી અને મૂર્તિ ખોદાવી લોકોના ટોળે ટોળા એને જોવા ઉમટ્યા ધનંજય પણ એની મેળે મેળે ગરડો હતો તે લાકડીના ટેકે ટેકે ત્યાં આવ્યો અને મૂર્તિને જોઈને ઘણો જ ખુશ થઈ ગયો મૂર્તિની કળા અને તેજ ઉપર એની આંખ ઠરી રહી એણે રાયમલને કહ્યું દીકરા આનું નામ તે કળા જો કેવી સુંદર મૂર્તિ ઘડી છે નહીં ખોડ નહીં કાપણ બસ એનો ઘડનાર જીવતો હોત તો ફકીર થઈને પણ મારું બધું એને આપી દે તો દીકરા આનું નામ તે કળા કહેવાય એની કળાની કદર બીજું કોણ કરે ધીરે રહીને રાહિમલ બોલ્યો બાપુ એ મૂર્તિકાર તે હું જ છું અને પોતે કરેલા એંધાણથી ડોસાને ખાતરી કરી આપી જુઓ કપાળે હાથ લગાડીને ડોસાએ કહ્યું રાયમલ દીકરા આવી સારી મૂર્તિ હવેથી તું ઘડી શકીશ જ નહીં જ્યાં સુધી હું ભૂલ કાઢતો ત્યાં સુધી સારું કામ કરવાની તારા દિલમાં ધગશ હતી અને એટલે તારી કલા ખીલતી હતી હવે તને હૈયે ટાઢક વળી અને ટાઢકને લીધે તારી ધગશ ઠંડી થઈ જવાની અને પછી રાયમલ એના કરતા સારી મૂર્તિ ભાઈ ઘડી ચેકો નહીં ક્યારે હૈયાની ટાઢ હશે એની ધગસ પણ ઠંડી પડી ગઈ તો ભાઈ તમે જ કહો આ રાયમલના બાપના વેણ કડવા કે મીઠા બાપ ભૂલો કાઢતો તે દીકરાના સારા માટે ભૂલો કાઢતો હે ને તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા આવજો